પ્રતિક્રમણના પરિણામ તે કેવા આપણને કોઈને માટે આસક્તિ રહેતી હોય તો શી રીતે એના પ્રતિક્રમણ કરવા સામી વ્યક્તિનું નામ લઈ એના આત્માને સંભાળીને દાદાને સંભાળીને એ આસક્તિ માટે પ્રતિક્રમણ કરવા સામી વ્યક્તિને આપણા માટે ખૂંચતું હોય તો શું કરવું તો એ આપણે પ્રતિક્રમણ કરવા જોઈએ આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી એને ખૂંચે છે ભૂલથી જ બંધાયા છીએ બંધન રાગનું હોય દ્વેષનું હોય જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું સામો નમ્ર અને સરળ હોય તો મોડે માફી માગી લેવાની નહીં તો અંદર જ માફી મંગાય તોય હિસાબ ચોખ્ખો થઈ જાય પ્રતિક્રમણથી શું સામાનું મન આખું બદલાઈ જાય જો કોઈ બહારના અજાણ્યા માણસ સાથેનું પ્રતિક્રમણ થાય તો તે અજાયબ પામી જાય તેને તરત જ આપણી પ્રત્યે ખેંચાણ થઈ જાય આ પ્રતિક્રમણથી તો સામાની વૃત્તિ ઠંડી પડી જાય જ્યારે ઘરના માણસો જોડે તો નિરંતર પ્રતિક્રમણ કરવું પડે મરેલા માણસની સ્મૃતિ આવે તો એ મરેલાનું એ શું પ્રતિક્રમણ કરવું પડે સ્મૃતિ મરેલાનીએ આવે ને જીવતાનીએ આવે જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર એ જીવતો છે મરતો નથી આનાથી તેના આત્માને હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે એની ગૂંચમાંથી છૂટી શકીએ મરેલાનું પ્રતિક્રમણ શી રીતે કરાય મન વચન કાયા ભાવકર્મ દ્રવ્યકર્મ મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુદ્ધાત્માને સંભાળવાના ને પછી આવી આવી ભૂલો યાદ કરેલી તે યાદ કરવાની આલોચના તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો પ્રતિક્રમણ તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું એવું નક્કી કરવાનું પ્રત્યાખ્યાન આપણે પોતે લક્ષ્મીચંદના જ્ઞાતા દ્રષ્ટા રહીએ અને જાણીએ કે લક્ષ્મીચંદે કેટલા પ્રતિક્રમણ કર્યા કેટલા સુંદર કર્યા અને કેટલી વાર કર્યા જ્યાં પ્રતિક્રમણ નિરંતર હોય ત્યાં આત્મા શુદ્ધ જ હોય આપણે તો બીજામાં શુદ્ધાત્મા જોઈએ પ્રતિક્રમણ કરીએ અને પોતાના શુદ્ધાત્મા તો લક્ષ્યમાં હોય જ આ વ્યાવહારિક ક્રિયા નથી કહેવાતી એનાથી પછી બીજું બધું એ શુદ્ધ થયા કરે આ પૂદગલ શું કહે છે અમને શુદ્ધ કરો તમે તો શુદ્ધ થઈ ગયા આ અશુદ્ધ થઈ ગયેલા પૂદગલ નીકળે અને ત્યારે પ્રતિક્રમણ કરે એનાથી એ શુદ્ધ થઈ જાય સ્થૂળ સૂક્ષ્મ ભૂલો પ્રતિક્રમણથી જાય અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો જોવાથી જાય આ માર્ગ જ આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો છે અને તે રોકડા જોઈએ આ પાન પણ બે આના કેશ આપીએ ત્યારે મળે છે પ્રતિક્રમણ કેશ જોઈએ ઉધારથી મોક્ષ નહીં મળે મનથી વાણીથી અને દેહથી થયેલા બધા જ અતિક્રમણના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા પડે આ અમારું મુખારવિંદ ધારણ કરીને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો તો તો એવું ભૂંસાય કે ફરી એ અતિક્રમણ થાય નહીં અમારી હાજરીથી ધોવાઈ જાય અતિક્રમણ એ મોટામાં મોટી હિંસા છે તેના માટે પ્રતિક્રમણ હોવું ઘટે આ બહારની સ્થૂળ હિંસા એ તો અડે કે ના પણ અડે એ તો મહીની મશીનરી કેવી રીતે ફરે છે તે પ્રમાણે બંધાય પણ મહીની હિંસા સૂક્ષ્મ હિંસા તો ધોવી જ પડે અતિક્રમણ એ તો હિંસાખોરી કહેવાય અત્યારે તો લોકો હિંસાને જ નથી સમજ્યા તે પ્રતિક્રમણ શું કરે કેવું કરે જો સ્થૂળ હિંસા હિંસા કહેવાતી હોત તો ભરત રાજા મોક્ષે જ ના જઈ શક્યા હોત તેમના હાથે તો કેટલાય લશ્કર કપાયેલા સ્થૂળ હિંસા નડતી નથી સૂક્ષ્મ હિંસા નડે છે આ મહાત્માઓને અમે ઓરજ જાતની વસ્તુ હાથમાં આપી છે અજાયબી છે જગતના લોકોને એક્સેપ્ટ કરવું પડશે કે આ લડતા હોય છતાં તેમને મહી સમકતી નહીં જતું હોય બંને ક્ષેત્રની ધારા જુદી જ વહ્યા કરે આ તમારે તો બંને ધારા ભેગી વયા કરે છે આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન વગર બંને ધારા જુદી રહે જ નહીં આ બધાને તો નિરંતર આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન રહ્યા કરે છે આ કેવું છે કે બહારની ક્રિયા થયા કરે ને મય આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાને થયા કરે એ નિરંતર હોવા ઘટે તમે આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરો છો ને હા સંવત્સરીનું એક પ્રતિક્રમણ થાય તમારે પ્રતિક્રમણ શી રીતે કરવું તે સમજાવું તમને અત્યારે તમારે કોઈ ગુરુ છે નથી જ્યારે પોતાથી ઝઘડો થઈ ગયો કે જે ઉદય કર્મ છે પ્રાકૃત ભાવ છે તો તરત જ પોતે જેને ગુરુ માન્યા હોય તેમને સંભાળીને જેની જોડે ઝઘડો થઈ ગયો હોય તેના આત્માને સંભાળીને પ્રતિક્રમણ તરત જ કરવાનું આ અતિક્રમણ તો હુમલાખોરી કહેવાય આ તમારા શેઠ જોડે અતિક્રમણ થાય ત્યાં પણ ગુરુને ધારણ કરીને આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરો તો બધું ભૂંસાઈ જાય એનાથી શું થાય કે શેઠ માટે જે અતિક્રમણ કરેલું તેની ઘોડા ગાંઠ નહીં બંધાતા એ ગાંઠ ઢીલી થઈ જાય તે આવતે ભવે એ ગાંઠને હાથ લગાડતા જ ખરી જાય ગુરુ તો માથે જોઈએ ને આલોચના કરવા તો કોઈ જોઈશે ને છૂટવાનો રસ્તો જ પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન છે બીજો કોઈ રસ્તો જ નથી બંધાવાનો રસ્તો જ અતિક્રમણ અને આક્રમણનો છે પ્લસ માઇનસ સરખું જ હોય ને એનાથી ઝીરો થાય પ્રતિક્રમણ તો ડાઘ પડે ને તરત જ ધોઈ નાખે ત્યારે કર્યું કહેવાય આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન જૈનને નિરંતર હોય જૈન તો કોનું નામ કે જે રોજના પાંચસો પાંચસો પ્રતિક્રમણ કરતો હોય નિરંતર પ્રતિક્રમણ કરીને રાગ દ્વેષની ચિકાશને ધોઈ નાખી પાતળી કરી નંખાય સામો વાંકો છે એ આપણી ભૂલ છે આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરાબર પુરુષાર્થ થયો નથી નવરા પડીએ ત્યારે ચિકાશવાળી ઋણાનુબંધી હોય તેનું ધોધો કરવાનું એવા વધારે હોતા નથી પાંચ કે દસ જોડે ચિકાશવાળું ઋણાનુબંધ હોય છે તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે ચિકાશને જ ધોધો કરવાની છે કોણ કોણ લેવા દેવાવાળા છે તેમને ખોળી કાઢવાના છે નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે જે જે નજીકના ઋણાનુબંધી હોય ત્યાં ચિકાશ વધારે હોય ફૂટી કયું નીકળે જે ચિકાશવાળું હોય તે જ ફૂટી નીકળે ડાયરેક્ટ મિશ્ર ચેતન જોડે અતિક્રમણ થયું હોય તો તરત જ પ્રતિક્રમણ કરો આ ખાવાનું ઓછું પીરસ્યું અને એનાથી સામાને દુઃખ થશે એ ઇનડાયરેક્ટ અતિક્રમણ થયું એને પણ પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું પડે આ બટાટાનું શાક ચેતન નથી પણ એને લાવનાર ચેતન છે એ ચેતનવાળાને સ્પર્શે છે જે બટાટા ખાતો નથી અને બટાટાનું શાક પીરસવામાં ભૂલ થઈ તો એનાથી સામાને દુઃખ થશે પણ એ ખ્યાલ ન રહ્યો તો આને ઉપયોગ ચૂક્યા કહેવાય અને ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું પડે કંટાળો આવે એ શું કહેવાય એ પ્રમાદ કહેવાય ના કંટાળો આવે એ તો પ્રમાદ ના કહેવાય અરુચિ કહેવાય જેની જરૂર છે ત્યાં અરુચિ આવે તો તેનું પણ પ્રતિક્રમણ કરવું પડે દાદા ઘણા દોષો સમજાતા પણ કેમ નથી લોભ અને માયા હોય તો એ દોષોને સમજવા ના દે પણ માનને ક્રોધ હોય તો તરત જ દોષો દેખાય અરે બીજા પણ તે દોષ દેખાડી આપે જ્ઞાની પુરુષના દર્શનથી કપટનો પડદો ખસી જાય ને બધું ખુલ્લું થતું જાય આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન થાય એટલે ભરેલી કોઠી ખાલી થયા કરે વિષયો સાંભળતા હોય તો આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરે તો વિષયો યાદ જ ના આવે આ તો પહેલાનો કોઠીમાં જ માલ ભરેલો ને તે માલ નીકળે એટલે યાદ આવે અને તેનું આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરીએ એટલે ખાલી થતું જાય અને એટલે પછી છેવટે કોઠીને ખાલી થયે જ છૂટકો દાદા ઘરમાં જાત જાતનું વસાવવાનો મોહ છે સાડીઓ ખરીદવાનો મોહ છે એ બધાનું પ્રતિક્રમણ શી રીતે કરવું એ તો બધા નો કર્મ કહેવાય તું ચંદુ તો તારા છે નહીં તો એ તારા નથી આ મોહ જો મૂર્છા કરાવે ને મૂર્છા ઉત્પન્ન થાય તે ઘડીએ પ્રતિક્રમણ કરવું પડે એ કોઠીમાં માલ ભરેલો માટે પ્રતિક્રમણ કરવું પડે કોઠીમાંથી જે જે માલ નીકળે તે બધાના આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરવા પડે તે આપણે નહીં ચંદુ પાસે કરાવવાના જે ખાય તેની ગુનેગારી આપણે ખાઈએ નહીં એટલે આપણે શુદ્ધાત્મા એ પ્રતિક્રમણ શાના કરવાના આત્માનું જ્ઞાતા દ્રષ્ટાપણું ઓછું થઈ જતું જાય આત્માનું જ્ઞાતા દ્રષ્ટાપણું ઓછું થતું જાય તેમ શૌર્ય ઓછું થતું જાય પણ જેમ જ્ઞાતા દ્રષ્ટાપણું વધે તેમ શૌર્ય વધે પ્રતિક્રમણ શરૂ થાય એટલે ચોથું ગૂંઠાણું શરૂ થાય અતિક્રમણ અને આક્રમણ જેટલું કર્યું એનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરજો આ સદાચાર દુરાચાર એ કાંઈ હાથની વાત નથી એ તો અમુક બીજી વસ્તુઓને આધીન છે પણ દુરાચાર થતી વખતે અતિક્રમણ અને આક્રમણ થાય છે તેનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનું